گرو تو لگو چھو لگوتم لگوتم ہے جی سچی ધીરુભાઈ ભટ્ટ આપ શ્રી અક્રમ વિજ્ઞાન ના વાત કરો છો પણ વ્યવહારમાં કરવું પડે કમાયા પછી ખાવા માટે પણ જે ઝંઝટ કરવી પડે અને જમ્યા પછી બતાવવાની પણ મથામણ કરવાની હોય આ બધું જમીક હોય છે તો આ અક્ષર વિજ્ઞાન કેવી ખબર માં આવે ભૌતિક એ લોટરી જેવું છે કેવું છે લોટરી વિના મળ્યા શું મહેનત કરી હતી આ વિજ્ઞાન મોક્ષ તરત તરત જ અક્રમ વિજ્ઞાન અક્રમ કમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે કમિક હતું સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે ચડો અને બધું પરિગ્રહ છોડતા છોડતા છોડતા છોડતા તે પાંચ દસ હજાર પગથિયા ચડો તાર હોય કોઈ ઓળખાણ મળી આવે કે ધીરુભાઈ કઈ કેન્ટીન છે તારો પાંચ દસ હજાર પગથ પાંચ હજાર પગથ ઉતાર પડે બરોબર ને કે કેન્ટીનો અથડાયા કરે છે જગત સરસ ને ઉતરે છે સરસ ને ઉતરે છે અનંત કેટલા અનંત કાળથી છે આ પણ હજુ કશું ઠેમાવું પડતું ઠેકડો પડે સાધનો ઉભા થયા નથી એટલું ને એટલે આ આક્રમ વિજ્ઞાન એવું છે કરતા આત્મજ્ઞાન પ્રમાણે છે આત્મજ્ઞાન પ્રમાણે એટલે થઈ જાય દ્રષ્ટિ બદલી આવે છે આ દ્રષ્ટિ જે છે આ સંસાર દ્રષ્ટિ ભેગી કરેલી છે આ મારા સસરા આવ્યા ના મારા સા આવ્યા ના મારા મામા આવ્યા ના મારા કાકા આવ્યા પેલી દ્રષ્ટિ આત્માને દ્રષ્ટિ કરાવેલા ને દ્રષ્ટિ ભેદ કરી આપવામાં બીજું કઈ પૂછવું છે આપને કર્મો ના ફળો જે ભૂતગલ સ્વરૂપે દેહ ભોગવે છે તે અગાઉ તાત્કાલિક થઈ ગયેલા તાત્કાલિક ગયેલા એક ભવના હોય છે કે અગાઉના અનેક ભવના એક જ ભવના હોય છે દરેક ભાવ નું પાછું હોય ને તે આગળ મૂકી અંદર કબાટમાં મૂકી દેવામાં આવે છે એટલે પાછું કોઈ બાકી રહેતું એક જ ભાવ ના હોય છે બરોબર ને અને અહીંથી જયારે અહીંથી મનુષ્ય માંથી જો પડ્યો તો એના પાછા કરતા બધા હોય કરવાનું વધારે અવતારનો હોય પડ્યો હોય તો અહીંથી મનુષ્ય માંથી કોઈ પણ ગતિમાં ગયો હોય તો આ બે અવતાર ઉભા થાય જો કારણ કે ડિસ્ચાર્જ થઈ રહે ત્યારબાદ અહીં આવી શકે અહીંથી દેવે થાય અહીંથી જાનવરમાં જાય ગધેડો થાય કૂતરો થાય બલાડો થાય મોટરો થાય એનો જે આપણને લોકો ખબર પડે છે લોકો ઘણા કહે છે ગુજરાત ભાઈ બોલ બોલ કરે છે આ ગધેડા જેવો છે એવું લોકો કે બધા આ બે બેલ જેવો છે કે છે જો અહીં લક્ષણ આવું દેખાય અહીં ડેલમાંથી આવે લક્ષણ આવું દેખાય નરકમાં કે જાનવર ગતિમાં જાય તો ત્યાં એવા કેવા પુણ્યો કરે કે પાછો મનુષ્ય ગતિમાં આવે પુણ્ય કરવાનું હોતું જ નથી નરકમાંથી નરક ભોગવી રહ્યા એટલે તરત જ મનુષ્ય મનુષ્યમાં બંધેલો હોય છે નરક ભોગવી રહ્યો અહીંયા આવે સિરિયન ભોગવી રહ્યો પછી અહીંયા આવે દેવ ગતિમાં ભોગવી રહ્યો પછી અહીંયા આવે પણ મનુષ્યમાં પણ આવે જ પાછો મનુષ્ય ગતિ એ કોમન ગતિ છે આ કર્મ ગતિ છે કર્મ બાંધે છે ને છોડે છે બાંધે છે ને છોડે છે અને છોડવા માટે ફોરેન એમાં જવું પડે તિરન ગતિ માં જવું પડે નવી ગતિ માં જવું પડે તો છોડી રહે તો પાછા અહીંયા આવે જય સચિદાન બીજું કઈ પૂછવાનું છે આત્માના જય સચિદાન કરો કરો કરો કરો મારા મારા પહેરાવે આત્માના કુલ ફેરા ચોરા ચેરા ભય છે તે સાચી આત્માના કુલ ફેરા આ ચોરા તો અપવાદ છે લોકોને તો ચોરા ફરવાના હોતા નથી ને આના લોકો મનુષ્ય માં જાય તો એવું નથી દેવ ગતિમાં જાય તો લાંબો કાળ રહેવું પડે કારણ તમે આયુષ બહુ મોટો હોય લાખો વર્ષો આયુષ છે લાંબો છે આ જાનવરોનો બહુ સારો છે ના ચોવીસ લાખ ફેરા પૂરા થતા આખો આખો એવું કઈ નથી એટલે મનુષ્યમાં આવે અને મનુષ્યમાં એ દ્રષ્ટિ પામે મોક્ષ દ્રષ્ટિ એટલે એને સંકેત કહેવામાં આવે છે જૈનો સમ્યક કહે છે ને અને વેદાંત સમ્યક દર્શન કહે છે શું કહે છે આ સમ્યક દર્શન પાના મિથ્યા દર્શન છે સમ્યક દર્શન પામે તો મોક્ષ થાય છે મોક્ષ ત્યાં સુધી થાય ને તમારી ભટેક ભટેક કરવા શું નામ તમારું કહ્યું અશોક તમે ખરેખર અશોક છો ખરેખર શું હું શુદ્ધાત્મા છું મારો પાડોશી છું સારી વાત છે અને ખરેખર શુદ્ધાત્મા છો તો અશોકભાઈ ગાળ પર તમને અસર થાય નહીં ને પહેલા પછી હવે આપ તો વાણી વાંચ્યા પછી પહેલા થતી હતી હવે આપ વાણી વાંચ્યા પછી નથી હતી આપ તો વાણી વાંચો છો એમ આપ તો વાણી બોલી ગઈ તમે બહુ સારું હિરમગામ રહે છે વિરમધામ રહે છે અને પત્રો થી પત્રો થી અનુસંધાન રાખ્યું ઔરંગાબાદ એ આવેલો મહેશ મનુભાઈ મહેશ મનુભાઈ મહેશ મનુભાઈ મેં સમજો કરો રમામણી જીવન રમામણી જીવ વિરાજ જ્યોતિ મનુષ્ય નથી આવ્યા તળે રહીને નિર્વિચાર રહેવાની સાધના સારી રીતે ચાલતી હોય અંદરથી માર્ગદર્શન મળતું તો હોય જય નમો વિતરાય અંદરથી માર્ગદર્શન હોય પરંતુ વધુ સરળ ભાવ વધુ વિશ્વાસ થઈ શકે માટે આપના જેવા દાદા ભગવાનનો કોઈ રીતે સંબંધ જોડવો કઈ રીતે સંબંધ જોડવો છઠ્ઠા અંતરયામી ગુરુ અને બાહ્યમાં પણ દેહધારી ગુરુ એમ જીવનમાં હકી સાથે બે ગુરુને કે સર્વ ગુરુજનોને શ્રેષ્ઠ રીતે બધવાની રીત શું વ્યવહારમાં ગુરુ તો એક ગુરુ રાખવા જોઈએ વ્યવહારમાં ના હોય તો જો મોક્ષના ગુરુ બની જાય મોક્ષના મોક્ષના ગુરુ નિશ્ચયના ગુરુ કહેવાય એ સદગુરુ કહેવાય અને વ્યવહારના ગુરુ ગુરુ કહેવાય એ ગુરુ શ્રેષ્ઠ વ્યવહારમાં સુધાસુધ સંકલ્પ કરે શું કરે આ શુભ છે આ સારું કરવાની આ ખરાબ છે એની સમજ એ ગુરુ એમની પણ જરૂર છે અને આ મોક્ષે લીધેના ગુરુ છે એની પણ જરૂર છે પેલા ગુરુ ના માટે છે આ નિશ્ચયને માટે છે બધું ને અંતર્યામી ગુરુ અંતર્યામી ગુરુ અને બહાર ના દેહધારી ગુરુ બંને ની ઉપાસના ની સાથે બાહ્ય બાહ્ય ગુરુ અને અંતર્યામી ગુરુ આ બંને ની ઉપાસના સાથે કરી શકાય બે ની ઉપાસના સાથે કરી શકાય અંતર્યામી ગુરુ જો પોતે તમને માર્ગદર્શન આપ્યા કરતા હોય તો પછી બાહ્ય ગુરુ જરૂર નથી પ્રકાશ માટે ગુરુ શું છે તો પુરસાદ વધારે થઈ શકે દેહધારી ગુરુ હોય તો પુરસાદ વધારે થઈ શકે હા એ તો પ્રખ્યાત પૂરું હોય તો થાય ને અંતર્યામી તો તમને બહુ માર્ગદર્શન આપવાની વાત બહુ ઊંચી કહેવાય અંતર્યામી પ્રગટ થવું મુશ્કેલ છે વસ્તુ એટલે બહારનો ગુરુ જે છે ને તે હેલ્પ તમને વધારે કરશે તો પછી શું પૂછવું છે કોણ છે ગુરુ બાહ્ય ગુરુ બાહ્ય ગુરુ નથી ગુરુ નથી ગુરુ છે એમના અંતર્યામી ગુરુ એ જ છે શ્રીમદ રાજચંદ્ર જ એમના અંતર્યામી ગુરુ છે બરાબર છે કઈ અડચણ આવે તો પૂછજો તમને કઈ અડચણ આવે તો પૂછજો બરોબર ને રસ્તા કરશે રમાબેન ચાર વર્ષથી નોકરી નથી બધેથી નિરાશા તથા અશાંતિ અને દુઃખ મળે છે જીવનથી કંટાળી ગયો છું એવો જાણવું તથા શાંતિ આપશો એવું પૂછે છે આવજો કાલે કાલે આવજો બેન નામ લખી લઉં કાલે ચાર વાગે લખાવી જગદીશ પટેલ જગદીશ પટેલ બી આવી પછી જય જય. મહાત્મા છે આપણા કેમ In present day, when one's life is full of hurry, hurry લખ્યું છે? Sorry લખ્યું છે, બીજું sorry? કરી કરી કરીશ કરી કરી એટલે કરીશ કરીને વરી લે કે દોડધામ આખો દોડ ચાલે દોડધામ વરી કહેવાય In present day, when one's life is full of hurry, hurry and worry. હરી જલ્દી જલ્દી ભાગ જોરધામ One is striving hard for struggle for existence. How one can, one should chart out daily routine of his life to realize ultimate reality શું કહેવા માંગે સમજ્યા તમે આત્માને રિયલાઇઝ કરવા માટે રિયાલિટી નું રિયલાઇઝ કરવા માટે આ બધી આવી લાઈફ આવી ગુંચવાડા વાળી લાઈફ છે મશીનરી ની પેટ ભમેરો ફર્યા કરે છે તે ધીરે ધીરે કાઢી કાઢે તો માણસ શું કરે આખો દાડો سائیکل آئی بڑا کرم جترپل کرم پورا گاڑی موٹر رکشا کرم پورا એટલા બધા કર્મ વાંકડીઓ વધી લાવી એના જતે શું કરી રહ્યા છે માટે આ લોકોનો કર્મ બધા બહુ છે માટે આ બધા સાધનો ઉભા ગાડીઓ મોટરો બધા સાધનો ઉભા થયા પ્લેન એ બધા ઉભા થયા તે કુદરતી તો બહુ થયા તારે પ્લેન બનાવવા કે અમે બનાવ્યું કુદરતી તું તો નહીં જ છો જયારે આવું થાય ને ત્યારે કુદરત એક એરા આપતા મારા જેવા નિવેદ હોય મેં પ્લેન બનાવ્યું ઓહો મોટો પ્લેન જાડે પડતા આવડતો હતી અને મોટો પ્લેન બનાવવાનો નીકળ્યો ઠંડા અત્યારે રાખતા ત્યારે બાકી બોલાવે ઠંડા થતો એટલે તું પ્લેન કીધું બનાવવાનો એ તમે કુદરતે હેલ્પ કરી છે શું છે હું આ તો અને તમે ઝાડ પાડી આપો તમે ઝાડ પાડ્યા ના પાડ્યા બીજો બીજો પ્રશ્ન જવાબ આ હું જવાબ આપું છું બીજો પ્રશ્ન to what extend importance of guru is consider in this date then every one is that guru લખ્યું to what extend importance of guru is consider in this date then every one is that આખી દુનિયામાં કોઈ સેલ્ફિશ ને માણસ જોયે જ નથી સેલ્ફિશ હું એકલો જ છું અને બીજા મારે જોડે પાંચ હજાર માણસો આવ્યા છે સેલ્ફિશ છે સેલ્ફિશ એટલે સ્વનો અર્થ સ્વ સ્વ એટલે આત્મા એનો એનો અર્થ કરે એ સ્વાર્થી કહેવાય અને આ તો બધા છોકરા સારું કરે છે સ્વાર્થ એ તો પરાર્થી કહેવાય પારકા હારું જીવે છે અને હું પાપ બોલી ગયો શું કહ્યું છોકરા કઈ પોતાનો હોતા નથી આ તો ઋણાનું બનશે એ પરાધી કહેવાય તેને જેને આપણે કે મન હોય સ્વાર્થ છે પરાધી છે લોકો શું છે અને તો જ્ઞાની પુરુષ થાય બધો સ્વાર્થ પોતાના કરી બીજા સાથી બનાવે કે આત્માનો અર્થ કરવો એ સાપ કહેવાય અને દેહનો અર્થ કરવો એ પરાધ કહેવાય હવે આપનો જણાવવું એવું છે કે અત્યારે આટલી બધી હરી હરી હરી આ બધામાં શું થાય કેવી રીતે હાથ હાથ પ્રયોગ કરીએ અને રૂટાઈ કે ચોકાસ થઈ જગ્યાની જો તમારે તમારે જોઈએ છે શું તમારે જોઈએ કરવું કશું કશું ખૂટા છે તમારે પણ એમ કે છે કે આવી દોડધામ વાળી લાઈફમાં એને એનો જીવનક્રમ કેવી રીતે કરવો ગોઠવવો જોઈએ કે જેથી કરીને એ છે તો પોતાના આધ્યાત્મિક લાઈન માં પણ આગળ વધી શકે બંને સાથે સાથે લાઈનમાં વિસ્તાર ઘણીવાર નથી રહેતી ઘણીવાર નથી રહેતી એટલે તમે આટલું રૂટીન હોય એટલે તમે ત્યાં આવો આપણે ત્યાં આવો તો દવા કરીએ તમારું રમેશભાઈ ત્યાં આવું છું રમેશભાઈ ક્યાં આવે છે રમેશભાઈ બસ ત્યાં આવું છું રમેશભાઈ આવે છે અધ્યાત્મ અધ્યાત્મ ની બાબતમાં તમને કોઈ પર પ્રેમ આવ્યો છે તમને ઉઠાડવા આવ્યો કોઈ પર તો એમનું ધ્યાન કરવું આપણે જેની જેનો ઉઠાડો આવે તેનું ધ્યાન કરવું પણ ઉધારો જેનો આવે ને તેનું ધ્યાન કરવું આપણે હું નું ધ્યાન કરું બીજા બીજા ને જમને જો ઉધારો આવે ને તમને જે ગુરુ નો એનો ઉછાળો એના ઉપર પ્રેમ જ વધતો હોય ધ્યાન કર્યા અને ઉછાળો ના આવતો હોય એનું બાજુ મૂકી દેવાય બીજો ઉછાળો આવતો ત્યારે મૂકવો અને જ્યારે કહ્યું છે કોઈ કોઈ ગુરુ પર ઉછાળો ના આવે તો ભવને કહી તું મારો ગુરુ તું હું તારો ગુરુ તારા જાય એ ઉછાળો તો આવે તો એને ઉછાળો આવે ને આપણે ઉછાળો આવે બે કલાક ખાનગી ગુરુ પર છેડી દઈએ મદદ નહીં ભગવાન દાદા ભગવાન ગુરુ કરવો સારો જયારે કોઈ ઉઠારો ના આવે ગુરુ કહીએ એના કરતા ભવ ગુરુ કરીએ આપણે ઉઠારો તો આવે કારણ કે નહીં ભગવાન બેઠેલા છે ઉઠારો આપવો જોઈએ જરૂર છે ત્યારે ઉઠારા ભગવાન બેઠેલા છે પછી ભલે લોકો ના ભણ્યા તો કિંમત જ નથી આ પાંડવો એમાં પાંચે કોઈ દર્શન કરવા જાય કોઈ ગુરુ નો તો જે ભીમ હતો ને મોટા ભાઈ સરકી જતો હતો એ કોઈ ગુરુ દર્શન ન કરતો ત્યાર પછી એને રસ્તો ફરી કાઢ્યો કે મારે ગુરુ તો કરવા જોઈએ એટલે એને એક પાણીનો ઘડો લઈ આવ્યો અને ઊંધો ઊંધો ગાળ્યો જમીન અંદર ઊંધો દાટી અને એને રંગ્યો કાળો કાળો રંગી અને ઉપર લાલ અક્ષરથી લખ્યું નમો નેમી ના થાય અને એની ભક્તિ કરીએ જો પહેલા આગળ ગુરુ પ્રત્યેક મોટે દેખાય ને ત્યારે ધર્મ આવતી હતી અને નમસ્કાર ના કરું ગયા ત્યારે મૂર્તિ કરી કર્યું આપણી શ્રદ્ધા હોવી જોઈએ શું કહ્યું જો તમારે ઉઠારો આવતો હોય તો કલ્યાણ થઈ જાય આ દાદા દેખાય દાદા દેખાય દરેક પંક્તિ નો અર્થ જુદો જુદો થાય છે પછી પ્રફુલ્લાબેન પ્રફુલ્લાબેન મહેશકુમાર ગાંધી આવ્યા છે કેવા સરસ પ્રશ્ન કર્યા છે સર્વ પ્રશ્ન ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય અને બીજો પ્રશ્ન મોક્ષ કેવી રીતે થાય ઈશ્વર પ્રાપ્ત થયો નથી یاش نو گروٹ ہے بالکل بالکل بالکل نوڑیا کر મોટા ભગવાન હા તો શું કર્યું આચાર્ય આચાર્ય પોતે યોગેશ્વર દર્શન કરે અને આ લોકોને આપણે બહાર કરે એવા ફસાયા છે લોકોને અરે ભગવાન બાળકૃષ્ણ શું કામ થશે મારે યોગેશ્વર લાવો નહીં તો બાળકૃષ્ણ આપે નાગોડીઓ કૃષ્ણ એ આપણે શું કામ નો આપણે તો યોગેશ્વર કૃષ્ણ જોઈએ તે આ આચાર્ય એમના માટે યોગેશ્વર રાખ્યા અને લોકલ બાળકૃષ્ણ રાખ્યા તે જમ તો બાળકૃષ્ણ જ મંદિર મંદિર મારે બંધાય નથી આવું બાળકૃષ્ણ નો ધર્મ ભારે પાડવો એમ નામ જ બાળકૃષ્ણ શું કહ્યું હવે લોકો ઈચ્છા કાઢી ને એ તો પ્રસાર મળ્યો એ ખુશ પ્રસાર મળ્યો ખુશ જાઓ પછી કિશોર જાતિ કૃષ્ણ નામ દસ ખરું એને શાંતિ રહે જોતો નથી જોઈએ છે બરફ જોઈએ છે દાદા ભગવાન નું નામ જોઈ દાદા ભગવાન સ્વર્ગ સ્વર્ગ કે કઈ છે નહીં બધું અહીં છે ઉપર આકાશ છે લોકો ફળ ફળવા જાય છે અને કે દાદા મામા સાહેબ ની તો અમે રવિવાર એવો બોલે જયારે મુશ્કેલ રહીએ તો તમને યાદ કરીએ દાદા મામા સાહેબ છે તમારી મુશ્કેલી દૂર થઈ ગઈ છે તે વખતે વાત કરેલી હશે કે દાદા ભગવાન ને નમસ્કાર કરું છું દાદા ભગવાન નું જય એવું જયારે પણ મુશ્કેલી આવે ત્યારે બોલજો તો કે છે કે આ ત્રણ વર્ષ થી જયારે એવું આવ્યું ત્યારે હું બોલતો છો અને મુશ્કેલી મારી જતી રહેતી હતી હજુ બોલતો જતી રહેતી તકલીફ તો છે આપના આપને મળ્યા દર્શન થયા એ છે કે મને બહુ આનંદ થાય છે અને આ મારું વિરાટ ક્ષણ ગણું છું એમાં નિમિત્ત કસ્તુરભાઈ બન્યા કે છે નિમિત્ત કોઈ બને જ ને ચાર પાંચ મહિના પહેલા વાત કરી હતી સામાન્ય રીતે આવા થોડા વર્ષોથી જીવનમાં મેં દૃષ્ટિ કરવી છે કે જે પરમાત્માએ જે જાગૃતિ મનમાં લાવે અને જે સમાકાર હોય તે પ્રમાણે થતું જાય તો મારે સામે કોઈ વસ્તુ ઉભી નથી સંસ્કાર થોડા વર્ષોથી મનમાં એવું થઈ ગયું છે કે જે પણ કઈ આવે તે આપણે સામે ચાલીને નહીં કરવાનું એની મેળે આવે એનું પૂરું કરવાનું એમ આટલું આવું ઘણા વખત થઈ ગયું છે જે પણ કઈ આવે ઉદય સ્વરૂપે સંયોગ આવે એનો નિકાલ કરી નાખવાનો પછી પોતાનું નવું કઈ ઉભું કરવાનું નહીં એમ એવું થઈ ગયું છે તો આપોઆપ કોઈ એવો પ્રસંગ સર્જાશે કે મને દર્શનનો લાભ મળશે એને પુસ્તકો વાંચેલા પછી એ મનમાં એમ થયેલું કે હવે દાદા ને મળવાનું મને સંયોગ નિર્માયો હશે તો કઈક આપોઆપ સંયોગો ઉભા થઈ જ જશે કે છે કયા પુસ્તક બે બધા જોયા છે અને છેલ્લી હમણાં જોયે છે ના ત્યાર પછી એમ આપના વિશે ભાવ થઈ ગયો છે પ્રગટ થઈ ગઈ ભાવના પ્રગટ થઈ અને તમારી જે પદ્ધતિથી જે સમજાવો છો એ પણ ગણું પ્રતિપાદન કરો છો આપની આજના જમાનામાં આજના જે રીતે અભિરુચિ કહો છો મૂળ તત્વ જે વેદાંતે કહ્યું છે તે તત્વનું આ પ્રતિપાદન કરો છો પણ આજના લોકોને જે શૈલીમાં ભાષામાં સમજાય એ રીતે આપણે મૂક્યું છે એમને મને અનુભવ વાણી છે આ અનુભવ વાણી છે તો લોકોની ભાષામાં સમજાય અનુભવ વાણી ના હોય લોકોની ભાષામાં ના હોય મને વધારે આનંદ એ થાય છે કે ની વાણીમાં ખંડન મંડન હોય છે આચાર્યોની વાણીમાં પણ ખંડન મંડન હોય છે જયારે આપણી વાણીમાં આપે જે રીતે સમજાવ્યું છે તેની અંદર ખંડન મંડન નો પ્રશ્ન જ ઉભો નથી થયો પણ માણસ ને દોરીને એને પ્રકાશ ના માર્ગે સીધો મૂકી દેવાનો પંડિતો ની આચાર્યો ની વાતોમાં વાણીમાં ખંડન મંડન હોય છે જયારે આપની વાણીમાં ક્યાંય ખંડન મંડન નથી ઉલટું સામાન્ય પ્રકાશ ના માર્ગે દોરી લઈ જાઓ છો આપ પંડિતો ની વાણી અને પોપટ ની વાણી માં ફેર નથી પોપટ રામ રામ બોલે તેથી કઈ એ રામ સમજતો નથી પોતે એવું પંડિતો વાતો બધી કરે બુદ્ધિ ની વાતો પણ એ પોતે અંદર ખાને શું પરમાર્થ છે તે સમજાય નહીં પંડિતોને એટલે પછી ઉત્થાન ને એ બધું કર્યા કરે એટલે એ જ કારણે એકનું મંડન કરે બીજાનું ખંડન કરે તોફાન ચાલ્યા જ કરે એ જ કારણે ખંડન મંડન છે ખંડન મંડન સ્વભાવ ચાલે નહીં ત્યાં આગળ તો તો અભેદતા જોઈ છે આખા જગત જોડે અભેદતા જોઈ જુદા જ કોઈ જોડે એ જ કારણે અનેક પુસ્તકોના વાંચન પછી પંડિતોની સાથે પણ અનેક મિલનો જીવનના આગલા ભાગમાં થઈ ગયા પછી એ નિષ્કર્ષ મેં લીધું કે આ માર્ગે માર્ગની સમજ નહીં પણ સૂઝ માટે સમજ તો આવે ચોપડીઓમાં પણ સૂઝ માટે એક તો આપણે અધિકાર પોતાનો અધિકાર ખેરવો જોઈએ એટલે આત્મશુદ્ધિ ઉભી કરવી જોઈએ બરાબર અને બીજું જેને અનુભવ થયેલો છે એવા અનુભવી સાથે સત્સંગ કરવો જોઈએ અત્યાર સુધી પાછલી જિંદગીમાં ઘણા પંડિતો આચાર્યો ને બધાને મળવાનું થયું એમાંથી એ નિષ્કર્ષ કાઢ્યું કે પોતાની સમજ તો એમાં શાસ્ત્રો માંથી ગમે ત્યાંથી આપણે સમજ ઉભી થાય છે પણ સૂજ ઉત્પન્ન નથી થતી સૂજ નથી ઉત્પન્ન થતી એ સૂજ ઉત્પન્ન થવા માટે આત્મશુદ્ધિ અનુભવીઓ નો સમાગમ આ જે શાસ્ત્ર નું જ્ઞાન છે પંડિતો નું જ્ઞાન છે ક્રિયાકારી જ્ઞાન નથી સૂજ ઉત્પન્ન થાય તો કામ છે સૂજ ના ઉત્પન્ન થાય તો અર્થ જ નથી સાધન છે કેટલો તાવ કેટલો ઉતર્યો જોવાનું સાધન હોય તો એ જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન ને પંડિતો જ્ઞાન વ્યાપ બતાવે આપણને શું ફેર પડ્યો શું નહીં તે આપણે જોઈ શકીએ રેખા આપે પણ ચેતના નહીં આપે રેખા આપી શકે પણ ચેતના ના આપી શકે હા પણ તે જગત સાથે જગત અત્યારે એ માન્યતા પર આવ્યું છે કે જે બોલ્યું લખ્યું છે દયા રાખો તારા પોતે દયા રાખવા જાય છે જેવું થાય છે એવું છે દયા રાખવું એ જ્ઞાન છે આપણે રહેશે કે નહીં એ જોવી જોઈએ અને ન રહેતી હોય તો આ જ્ઞાન ને આરાધન કરવું જોઈએ દયા રાખવી જોઈએ દયા રાખવી જોઈએ દયા રાખવી જોઈએ આરાધન કરવું જોઈએ તો એનું ફળ આવે દયા રાખવાનું ફળ આવે આ તો આ તો પોતે ઉપાય કરવા જાય પોતે દયા રાખવાની પછી કે મારે દયા રહેતી નથી મારે રાખવી છે તો છતાં રહેતી નથી મારે ત્યાગ કરવો છે તો થતો નથી આ બધું બધું આ જ્ઞાન ના આ પદ્ધત ના કહેવાય જ્ઞાન તો શું કે છે કરી આરત ના કરો જ્ઞાન ની કે ભાઈ મારે શાંતિ રાખવી જોઈએ કે દયા રાખવી જોઈએ તો પહેલી આરાધના કરો કે દયા રાખવી જોઈએ આરાધના કરો પછી એ પરિણામ પામે બીજ રૂપે પછી એ હજાર રૂપિયા થાય ત્યારે એનું ફળ આપે પણ આપણા લોકો તો ત્યાં કરવા જ પણ બિઝનેસ વાંચીને ઝાડ કરવા માંગે છે બધું ઉધર રસ્તે ચાલુ છે તેથી આ તો શાસ્ત્રો કઈ ખોટા નથી એ તો બરોબર છે ઠેર ઠેર દુકાનો દેખાય ગઈ છે દુકાનો બધી થઈ ગઈ દુકાનો મળી બેઠા તેથી આ બધું ખરાબ થઈ ગયું જેટલા ભગવા વસ્ત્ર એટલી નાની મોટી દુકાનો જેટલા ભગવાન વસ્ત્રો એટલી નાની મોટી દુકાનો હા એટલી બધી દુકાનો બધી દુકાનો મારી છે અને પછી એની અંદર જેની અંદર પર્સનાલિટી કલ્ટ એક વ્યક્તિને લક્ષી આખી સાધન ક્રમ સાધના એ વ્યક્તિ પૂજા જેથી એવી વ્યાજની વ્યક્તિ પૂજામાં તત્વનું શોધ ના થાય એક જાતની વ્યક્તિ પૂજાનું મહત્વ આપવામાં આવે છે એથી કરીને તત્વનું ઉડી જાય છે મહત્વ એમ વ્યક્તિ પૂજા ને દાનત છે જો દાનત છે હું પૂજાવું મને પાંચ જણ પૂજે એટલે બહુ થઈ ગયું એટલી ભાવના છે તેથી આ હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું તો પૂજાવાની કામના ના હોવી જોઈએ તો એ તો ફરજાને લોકો જય જય કરે છે પણ પછી જાય ત્યારે પાછળથી જય જય કરે એનું નામ પૂજાવાન કહેવાય શું તમે જતા હોય ને તમારી પાછળ લોકો જય કરે એ સાચી સાચી પૂજા કહેવાય હવે ભગવાન શાસ્ત્રીય ક્રમ માર્ગ ની જે સાધના છે ક્રમિક માર્ગ ની વાત છે આપ અક્રમ ને ક્રમ બે વાત કરો છો શાસ્ત્ર ક્રમ ની વાત છે એ ક્રમ માર્ગ માં જે જુદી જુદી સાધનાઓ છે એ સાધના ના પ્રકાર માં દરેક ની દરેકની અંતરવૃત્તિને અને પ્રકૃતિને અનુરૂપ સંસ્કારને અનુરૂપ સાધન ગુરુમંત્ર દ્વારા તપ દ્વારા આચરણ દ્વારા ભક્તિ દ્વારા ધીમે ધીમે ક્રમે આગળ જવાનું હોય છે માં છે તો દરેક ને જુદી જુદી રીતે દરેક ની જુદી જુદી પ્રકૃતિ ને અનુસાર જુદી જુદી રીતે મંત્રો છે કઈ જુદી જુદી આરાધના નું દરેક જુદા જુદા માર્ગ આપેલા છે એટલે એ રીતે પછી ધીમે ધીમે ક્રમે ક્રમે આગળ જાય શાસ્ત્રો સામાન્ય ભાવે બધાના માટે છે એમાં તમને અનુકૂળ આવે તમારી પ્રકૃતિ અનુકૂળ આવે એટલું જ તમારે લેવાનું બીજા બધાને હવોની પ્રકૃતિને અનુકૂળ બધું તમારે લેવાનું નહીં લોકો કહે છે મારે તપ થતું નથી ભાઈ પ્રકૃતિ ના હોય તો કરી નહીં કરે બીજું કરી તો સચિદાનંદ સચિદાનંદ સચિદાન આવી છો એને અક્રમ માર્ગે કહીએ એટલે સાધના ની પદ્ધતિ નું કહું એ તો એ શબ્દ બરોબર નથી પણ એ સાધના નું સ્વરૂપ કેવું કે જે આ અક્રમ આજે જિજ્ઞાસા એમને થઈ આવ્યા છે તે કે અક્રમ માર્ગ ની આપ વાત કરો છો એ અક્રમ માર્ગ ની એ સાધનાની સાધનાનું સ્વરૂપ છે સ્વરૂપ કેવું છે ક્રમિક માર્ગ ક્રમિક સ્વરૂપ કેવું હોય ક્રમિક માર્ગ નું એ સાત્વિક પ્રેમ ધરાવતા હોય કેવું સાત્વિક પ્રેમ અને અક્રમ માર્ગ નું શુદ્ધ પ્રેમ જે પ્રેમ માં કઈ પણ ન ભેળસેળ હોય સીધો મોક્ષ આપે પ્રેમથી જ મોક્ષ થાય એ શુદ્ધ પ્રેમ છે બીજી કશું નથી એમાં ક્રોધ માન માયા લોભ સંસારનો કોઈ પરમાણુ નથી એ પ્રેમ અને સમજાવો સાત્વિક પ્રેમ એ અહંકાર સહિત હોય જો અને શુદ્ધ પ્રેમ માં અહંકાર પણ ના હોય સાત્વિક પ્રેમ માં અહંકાર એટલો બીજું ક્રોધ માન અરે ક્રોધ લોભ એ ના હોય લોભ બોભ ના હોય કપટ બપટ કશું ના હોય એમાં ભાન એટલું જ હોય અહમ એટલું જ હું છું એટલું અસ્તિત્વ નું ભાન હોય પોતાને અને શુદ્ધ પ્રેમમાં તો પોતા અભેદ સ્વરૂપ થઈ ગયા હોય હા પણ એવું એવું છે ખરું કે કોઈ પણ ક્રિયા ની અંદર પછી શાસ્ત્રીય ક્રિયા હોય રજોગુણી હોય કોઈ પણ જાતની ક્રિયા હોય તો ક્રિયામાં અહંકાર નું તત્વ ન હોય એ તાર્કિક રીતે સાચું છે કોઈ પણ હોય સાત્વિક હોય કે રજસ હોય કે તમો હોય કોઈ પણ ક્રિયા થતી હોય તો એ ક્રિયામાં અહંકાર નું તત્વ ના હોય એવું તાત્વિક રીતે બની શકે ખરું ના બની શકે અરે જેવું કરવા જાય તો ભૂલ છે શું કારણ કે અહંકાર ક્રિયા સાત્વિક ક્રિયા જ ના થાય અહંકાર સિવાય સાત્વિક ક્રિયા શુદ્ધ પ્રેમ શુદ્ધ પ્રેમ પણ બતાવવાનો તો ખરો રાખવાનો તો ખરો તો અહંકાર સિવાય ધારણ તો કોણ કરે શુદ્ધ પ્રેમ તો રાખવાનો ખરો ને તો અહંકાર સિવાય ધારણ કેવી રીતે થાય શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને ત્યાર પછી શુદ્ધ પ્રેમ આવે ક્યારે અહંકાર ઓગળવા મળે ત્યાંથી શુદ્ધ પ્રેમ આવવા મળે સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમ ની મૂર્તિ થઈ જાય શુદ્ધ પ્રેમ ની મૂર્તિ એ જ પરમાત્મા છે એ જ બીજું છે ત્યાં આગળ તમારું બધું કલ્યાણ થઈ જાય એ નિષ્પક્ષપાતી હોય કોઈ પક્ષપાત ના હોય કશું શાસ્ત્રો થી પર ચાર વેદ ભણી લે તાર વેદ ઇટસેલ્ફ બોલે this is not that this is not that this is not that તો જ્ઞાની પુરુષ કે છે ધીસ ઇઝ ધેટ બસ શુદ્ધ પ્રેમ વાળા એટલે નેતિ નેતિ નું સ્વરૂપ એ છે નેતિ નેતિ નું સ્વરૂપ એ કે ધીસ ઇઝ નોટ કે તમે આ બધું વિવરણ કર્યું એમાં આત્મા જડ્યો એટલે વેદાંત રીતે કદાચ એવું કેવાય પરિભાષા વખત નેતિ નેતિ નું સ્વરૂપ સત્સંગ એટલે વેદાંત ની પરિભાષામાં એમ કેવાય કે નેતિ નેતિ નું સ્વરૂપ તત્સત હા એટલે તત્સત એમ કેવા માંગે છે પણ તે ધીસ ઇઝ નોટ ધેટ કે સામે આ વિવરણ કરવા માંડ્યું કે આ છે આ છે આ નો આ નો આ નો આ નો આ નો હજુ પણ અમને આ છે એવું નથી થયું કે છે એટલે નેતિ પછી થયું શું this is not that this is not that એ તો વેદાંત નો ઉપરી હોય તે જ આત્મા જાણે આત્મા જાણનારો કોક વખત દુનિયામાં કોક વખત એકાદ હોય અને તે અજોડ હોય શું કહ્યું નહીં જોડી ના હોય ના એ તો આપે આપના પુસ્તકમાં કહ્યું કે દસ લાખ વર્ષે એક વખત આવો અક્રમ માર્ગ આવે છે આપે કહ્યું ને દસ લાખ વર્ષે અક્રમ માર્ગ એક વખત આવે હા અક્રમ માર્ગ તો એક અપવાદ માર્ગ છે કોક જ વખત ઉભો થાય છે આ હોતો નથી ખરી રીતે તો ક્રમિક માર્ગ જ કહેવાય છે ધોરી માર્ગ તો ક્રમિક માર્ગ જ છે આ તો કોક વખત ઉભો થઈ જાય છે તેમાં નિમિત્ત બની જાય છે હું નિમિત્ત બની ગયો તો એટલે ઘણા લોકોનું કંઈક કલ્યાણ થવાનું છે દુનિયામાં કંઈક ફેરફાર થવાનો છે કારણ કે ક્રમિક અક્રમ માર્ગના જ્ઞાનીનું અહંકાર શૂન્ય શૂન્ય ઉપર હોય શું કહ્યું અહંકાર શૂન્ય ઉપર હોય બુદ્ધિ બુદ્ધિ શૂન્ય ઉપર હોય અબુધ કહેવાય અમે અબુધ આ જગત માં એક પણ માણસ અબુધ ના હોય બધા બુદ્ધિશાળી શું કહ્યું કોઈ પણ માણસ અબુધ હોય નહીં બધા બુદ્ધિશાળી હોય અને અક્રમ ના જ્ઞાની અબુધ હોય કેવા હોય અબુધ આપડે સમજાયું એ બુદ્ધિ સમ્યક જ્ઞાની પુરુષ પાસે આવીને તો એ બુદ્ધિ સમ્યક બુદ્ધિ તને માર્ગ બતાવે બાકી આ સંસારની બુદ્ધિ વિપરીત બુદ્ધિ છે બરોબર છે તો પછી એના પ્રજ્ઞામાં ફરક ક્યાં રહ્યો પ્રજ્ઞામાં શું ફેર પ્રજ્ઞા એ વસ્તુ જુદી છે પ્રજ્ઞા પ્રજ્ઞા તો બુદ્ધિ થી પર વસ્તુ વિશુદ્ધ થયેલી બુદ્ધિ ના અંતર નો પ્રકાશ મળે એ જ પ્રજ્ઞા નું સ્વરૂપ ને વિશુદ્ધ બુદ્ધિ ના અંતર થી જે પ્રકાશ મળે એ જ પ્રજ્ઞા નું સ્વરૂપ ને કઈ પ્રકાશ વિશુદ્ધ બુદ્ધિ નો વિશુદ્ધ બુદ્ધિ પ્રજ્ઞા આત્મા પ્રાપ્ત થયા પછી થાય આત્મા ના અંશ પ્રાપ્ત થાય અંશ એટલે સર્વાંશ હોય છે આત્મા પણ એની શ્રદ્ધા બેઠા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય પ્રતિથી બેઠા પછી આત્મા યથાર્થ સ્વરૂપ નું ભાન ના થયું હોય પણ પ્રસિદ્ધિ બેઠી હોય ત્યારે પ્રજ્ઞા ઉભી થાય પછી પ્રજ્ઞા એને હેલ્પ કર્યા કરે ત્યાં સુધી પ્રજ્ઞા લોકો કહે છે ને તે લૌકિક પ્રજ્ઞા છે લોકો લોકો કહે છે મને સીધા પ્રજ્ઞા થયો છું આમ શું થયું લૌકિક બધું અને બજારમાં વેચવા જાય ત્યારે ચાર અનાય ના આવે મનમાં માની બેઠો હોય એટલું એ તો અહંકાર નું એક બીજું સ્વરૂપ હોય છે એટલા સુધી દગના મળે ને તો સારું છે એમ કરતા કરતા ઉદાર પહોંચશે ક્રમિક માર્ગ એટલે step by step step by step પગથે ચડતા ચડતા ચડતા આ છતે દસ લાખ વચ્ચે એક બરો પગડ થાય છે તેમાં ત્યાં લિફ્ટ માર્ગ એટલે જેનો મળે મળે એનો ઉકેલાઈ ગયો જે નિષ્ઠ હોય તેનો સાત્વિક પ્રેમ સુધી પહોંચે તો ઘણું છે સાત્વિક પ્રેમ માં સ્વાર્થ ના હોય જુદય ના હોય શું અહંકાર એટલો જ હોય પોતાનો એટલે આચાર શુદ્ધિ વિચાર શુદ્ધિ દેહ શુદ્ધિ બધું શુદ્ધિ અને અહીં શુદ્ધ પ્રેમમાં બિલકુલ શુદ્ધ પ્રેમમાં અહંકાર પણ ના હોય એમ બધું વિલય થઈ ગયું પોતે દેહના માલિક પણ ના હોય વાણીના માલિક ના હોય માલિક માલકી પણ ના હોય બુદ્ધિ તો હોય જ નહીં અભૂત કહેવાય જગતમાં કોઈને પણ અભૂત હોય જ નહીં ને કોઈ જગ્યાએ બધા બુદ્ધિશાળીઓ તો અને બુદ્ધિ બહુ વધે શું થાય વિપરીતતા થાય વિપરીત બુદ્ધિ બહુ વધે ને તાર લોકો કે છે બુદ્ધુ થઈ ગયો છે આ બુદ્ધુ આવ્યો એવું દશા થાય બધી નિર્વિકારી પદ જોઈએ બધી રીતે શું કહ્યું સાત્વિક સાત્વિક ગુરુ થવું હોય તો નિર્વિકારી પદ હોય તો સાત્વિક ગુરુ કહેવાય ને સાત્વિક ગુરુ જ કેમ કહેવાય જ્યાં વિકાર છે ત્યાં ધર્મ જ નથી કઈ પણ અંશે વિકાર છે ત્યાં ધર્મ નથી પણ અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું અક્રમ માર્ગમાં પણ વિકાર હટાવવાનું સાધન કયું વિકારો હટાવવાનું સાધન અક્રમ માં કયું વિકાર હટાવવાનો નથી આ અહીં વિકાર હટાવવાનો નથી આ આ માર્ગ જુદો છે કેટલાક માણસો બ્રહ્મચર્ય રહી લે છે સંપૂર્ણ મનવચરિકાનું અને કેટલાક સ્ત્રી વાળા હોય જો તે અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે ઉકેલ ના હોય તમે સમજો ને એટલે અહીં તો વિકારી પદ જ નથી ત્યાં આગળ નિર્વિકારી જ પદ છે પદ જ નિર્વિકારી છે એ તો વૃત્તિના વિકારની વાત કરી આ તો વૃત્તિના વિકારની વાત થઈ કઈ બ્રહ્મચર્ય અનેક વૃત્તિઓ ધામ છે મન તો અનેક વૃત્તિઓ નું ધામ છે એટલે બીજી વૃત્તિઓ માટે સમાગમ સહયોગ કેવી રીતે થાય